ભૂલને ઓળખે ભંગાય ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે કેટલાક કાપડ ખેંચી ખેંચીને આપે છે અને ઉપરથી કહે છે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું આ તો આવડું મોટું રૌદ્ર ધ્યાન અને પાછું એનું ઉપરાણું ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને રૂપિયા પાંચસો કમાય એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે પણ દાદા હજી વધારે દોષ દેખાતા નથી થોડાક જ દેખાય છે અહીં સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતા જાય તેમ દોષો દેખાતા જાય